આરાધના વિરાધના આરાધના શું કહેવાય વિરાધના ક્યાં સુધી કહેવાય છે કે કોઈનું મન દુભવવું એ તેનાથી અવળવું કરે એ આરાધના કહેવાય જગતમાં થાય છે એ તો અપરાધ થાય છે આરાધના એ ઉત્તર હોય તો વિરાધના એ દક્ષિણ છે આરાધના થઈ એટલે ત્યાં રાધા આવી અને એટલે ત્યાં કૃષ્ણ હોય જ દાદા નિરંતર યાદ રહે છે એ શું એ નિદિધ્યાસન કહેવાય નિદિધ્યાસનથી તે રૂપ થાય અને તેની બધી શક્તિ પોતાને પ્રાપ્ત થાય આ શ્રવણ અને મનનથી નિદિધ્યાસન વધતું જાય અપરાધની ડેફિનેશન શી છે વિરાધના એ ઈચ્છા વગર થાય અને અપરાધ ઈચ્છાપૂર્વક થાય એ કઈ રીતે થાય દાદા તંતે ચણ્યો હોય તો એ અપરાધ કરી બેસે કારણ કે અહીં વિરાધના કરવા જેવું નથી છતાં વિરાધના કરે જાણે છતાં વિરાધના કરે એ અપરાધમાં જાય વિરાધનાવાળો છૂટે પણ અપરાધવાળો ના છૂટે બહુ તીવ્ર ભારે અહંકાર હોય તે અપરાધ કરી બેસે એટલે આપણે પોતાને કહેવું પડે કે ભાઈ તું તો ગાંડો છે અમથો પાવર લઈને ચાલે છે આ તો લોક નથી જાણતા પણ હું જાણું છું કે તું ક્યાં કેવો છે તું તો ચક્કર છે આ તો આપણે ઉપાય કરવો પડે પ્લસ અને માઇનસ કરવું પડે એકલા ગુણાકાર હોય તો ક્યાં પહોંચે એટલે આપણે ભાગાકાર કરવા સરવાળા બાદબાકી નેચરને આધીન છે જ્યારે ગુણાકાર ભાગાકાર મનુષ્યના હાથમાં છે આ અહંકારથી સાતનો ગુણાકાર થતો હોય તો સાતથી ભાગી નાખવાનો એટલે નિઃશેષ અપરાધ થઈ જાય એ શેનાથી ધોવાય જ્ઞાની પુરુષ પાસે આંખમાં પાણી આવી જાય તો અપરાધ મટી જાય એ શાને આધીન છે એ આધીન નહીં જોવાનું એ બધું નિમિત્તાધીન છે રડવાથી હલકાપણું આવી જાય અપરાધ કરતી વખતે જરાય ખ્યાલ નથી આવતો એ શાથી એ બહુ ભારે ધોધ જેવું છે તેથી